સરકારો ઉપરી કોર્ટમાં તે ડિસ્ટ્રિક્ટમાં ગયા ત્યાં જજમેન્ટ ઉપર એને સંતોષ ના થયો કે હવે ન્યાય થતો નથી માર્ક મળે મને ખોરીશ નહીં ના ન્યાય જ ખોરીશ નહીં ત્યાં મને કેમ ગાળો પડી ગયો મારા વકીલ તરના કેમ નથી હાલતો એ ન્યાય છે આપી જાય પછી તો એ ન્યાય તું ખોરીશ નહીં બુદ્ધિ ને જો તારે કાઢી હોય તો ન્યાય છે એવું કે છે મીઠું વધારે પડ્યું ને તારમાં ના કેવું લાગે સંકલ્પ વિકલ્પ દાદા બધા અટકી જાય ને નહી ન્યાય ફરવાનો છે એટલે પછી બુદ્ધિ ઉભી થઈ બુદ્ધિ મારા કે ચાલવાનું ચાલવાનું અને આપડે કઈક આ ન્યાય છે બુદ્ધિ કે છે હવે આ ઘેર આપણું રોપ પડે ઘેર રોપ પડે એવો નથી વિદાય કરી લે અને જાય કોઈ ચંદુલાલ ભાઈ એ તો કઈ જાય એના આસક્ત બહુ ને લોકો એની આશક્તિ વાળા બહુ લોકો છે ને બાધાઓ રાખે મારી બુદ્ધિ વધે બુદ્ધિ વધે અને જેટલી બુદ્ધિ વધે ને એટલો અમાર તાજવા બળાપો વધતો જ જાય બુદ્ધિ વધી માટે બેલેન્સ તો પકડે ને હંમેશા બેલેન્સ ની જો જોઈએ બુદ્ધિ ખલાસ બરાબર ખલાસ તો દાદા જે આવ્યું એ સ્વીકારી લેવું જીવનમાં જે આવ્યું એ સ્વીકારી લેવું માર્કેટ સ્વીકારી લેવું રાજી ખુશી સંસાર છે છોકરા છે છોકરાની બહુ છે આ છે તે છે સંબંધ તો રાખવા પડે તેની અંદર માર પડે તો શું કરવું નહીં સંબંધ બધા રાખી અને માર પડે સ્વીકારી લેવો આપણે સ્વીકારી લેવો શું કરવું ખબર પડે તો માર પડેલો શું કરવું પડે બીજો ઉપાય છે આ વકીલો પાસે જવાનું <laughs> એટલે વકીલો પાસે જવાનું કે છે હા બીજું શું થાય સુધારી આપે તમારે વકીલો રક્ષા કરે કે પીઓ લે વકીલો રક્ષા કરે પી લે પી લે પી લે પછી જે થવાનું હોય તે થાય વકીલો એટલે એક ભાઈ કેતા હતા મને કે ટ્રાયલ નંબર ટુ જોડે અમારે સાત કલાક સુધી જતે વાગ્યું ચાલ્યું અને સ્ત્રીઓ સાહજિક હોય સાહજિક હોય જો મોટી આવ્યો તો માફી માગે ના એ માગે પણ જો તમે માગો તક અને તમે ઉદય કેમ ના નહીં રહેવાના તમે જાગૃતિ ના આધીન રહેવાના જાગૃતિ અને આ ઉદય કેમ ના આધીન ઉદય એ સહજ કહેવાય ને સ્ત્રી સહજ કહેવાય તમારા સહજતા ના આવે સહજતા બહુ શીખ્યો નાદારી જતો હોય ને દુકાન તો શેઠ ને આખી રાત પાવા ફેર્યા કરે અને શેઠણ ભાગીદાર નથી શેઠ કે તું ઘોર ઊંઘ્યા કરું છું તે તને કશું દુકાન થતું નથી કે તમે અમથા વલો પાક કર્યા કરો છો દુકાન કે જતી રહેવાની તે જતી રહેશે તો બીજી આવશે કે વગર કમલા વલો પાક કરી કયા છો પછી ગરમી ઉત્પન્ન થાય શરીરમાં એટલે પછી પછી કે છે આ જગ્યાએ પથારી બદલું જ કે પાણી ચંદાય નીચે દાદા પાણી કરી ઊંઘ ના દુકાન ના જઈને છે એટલે એ ના જઈને દુકાન જાય એટલે હજી હજી એને પૃથ્થકરણ જ નહીં કર્યું દુકાન પણ છે તેમાં આપણે શું હતો આપણે પણ રસ છે દુકાન પણ તે શું આપણું હતું દુકાન ના જઈને જતી તે આપણને શું હતું આપણે આપણે એને દુકાનદાર બધા લોકોને કેવું કે દુકાન આવે નાદારી જાય છે તમારું હોય તો અમે લેજો કઈ શું કહ્યું હોય તો આવી લઈ જજો જે હોય તે મળે અમે તમને કહી જુદી કયું બધી ઢાંકી રાખવું આપડે પેટમાં દુખતું ઢાંકી રાખીએ શું થાય ડાક્ટરે કે મારે બોલ્યા હોત તો હું તમને ઇન્જેક્શન આપત ને એટલે ફી જાતે તો હેલ્પિંગ છે આમ ફરતું નહીં જોતી પેલો શું આખો દા આખી રાત ઊંઘી રહે પડી ગયો છે રાત કુદવા સારું છે ઉવા હું કોઈ ઊંઘી ગયા તમે એકલા જ આ એકલો દાયો ગણ નવો હવે કોઈ બારણે વાસી ઊંઘી ગયા નિરાશે હા એકલો દાયો આખી રાત જાગ્યા છોકરા બોકરા જોયે ને બધા અંતર એમ બાપો કહે કરો જો દુકાન એટલે હાથી પીછા વાપરજો દુકાન આપડે હા રોજ રોજ ખોટો જયા કરશું એ છોકરા સાંભળે ખરો એક બાપા કે ખરા છોકરા વાપરે ખરા દુકાન ના ટાઈમ જાય એ ખરી અને બધી દુકાનો ચાલુ ચાલુ બોલો વાત કરી છોકરા ચવાણું લઈને આવ્યા હોય છોકરા ચવાણું લઈને આવ્યા હોય ને છોકરા ચવાણું લઈ છોકરા ચવાણું લઈને આવ્યા છોકરા નું નસીબ ચાવણું હોય ને એમ કે બધું બધું અટકતું નથી આ બધું આ બધું અહંકાર્ય નથી બધું અહંકાર્ય અટકે સાધારણ દ્રષ્ટિ તરીકે જોઈએ છે ને એને કશું દુઃખ નથી હોતું આ ચાલે ને તારા પડી જશે અમારે તાર રોજ નો અનુભવ કર્યો આ દસ વર્ષ પર પડી ગયું વીસ સારું પાંચ વર્ષ ચાલુ પડી ગયું અઢાર એવું એવું જ હોય તો પાપ કરતી વખત પાછું જુઓ છો અને પાપનું ભરપેલું પુણ્ય ભરપેલું લોકોને સુખ આપવું જો સુખ જોઈએ તો સુખ આપો લોકોને અને સુખ જોઈએ સુખ આપો આપડે દુઃખ જોઈએ તો દુઃખ આપો છે લડવાનું છે આખા ધર્મ નો એક જ રાખીએ કે તારે જો જોઈતું હોય તો લોકોને સુખ આવે દુઃખ જોઈતું દુઃખ આવે તો જે અનુકૂળ આવે તે આ આ બધા પુસ્તકો વાંચી વાંચીને આ તો બધા શણગાર વાળા બધા ઓર્નામેન્ટલ પુસ્તકો છે બધા તે વાંચી વાંચી બની જાય કચરા જડે નહીં એના કરતા દાદાને એક વાક્ય સારું એ બધા શાસ્ત્ર આવડી ગયા અને બીજું વાક્ય આવવાને પણ બોલું કે આ બાર ઘરમાં કોઈ પણ જીવનો મન વચન કયા કિંચિત માત્ર દુઃખ ન હોય એવું પાંચ વખત બોલી નીકળ્યા જવાબદારી આપણી તેથી આપણો શું ઓપિનિયન છે એટલું જ જોવામાં આવે છે શું જોવા તમારી ક્રિયા જોવા નથી આવતી તમારું ઓપિનિયન શું છે એ જોવામાં આવે છે જગત શું સમજી ગયું ક્રિયા જોવામાં આવે એટલે હું ઓપિનિયન આવડો હોય ને ક્રિયા જોવામાં આવે રાત્રે અગિયાર વાગે મહેમાન રાત્રે અગિયાર વાગે બોલાવી બોલાવીએ આપણે પાંચ સાત મહેમાન આવ્યા હતા એટલે ઉમાકાંત ઉઘાડો ઉઘાડો એટલે ઉમાકાંત ભાઈ કે એટલે મનમાં એમ થાય ચાલો આપણે ઓળખે રેટ કરો માટે આપણે બોલવું પડે ને એટલે ધરત તો આપણું મોડું પેલું જોઈ બાયણ વાંચી ઓળખે એમાંથી એક ડઝન આવો પધારો શું કે આવો પધારો જોજો ને આવો પધારો બોલે એ લોકો સાંભળે ખરા એ લોકો મનમાં એ જે મનમાં જે આવું થાય કે ક્યાંથી આયા રાતે Yeah. બીજું અનુકૂળ થવું પડશે શું આ બને છે એ ગપુ નથી ગપુ નથી મહેમાન હોય તો આપણે ખરી નાખીએ અને પછી ગપુ હોય તો આપણે બોલીએ ખરા આવો પધારો મામા આ શું કે નહીં જાણ કેથી હું આ કરવરી પસાર પણ કોઈ રોપ ના છોડે અત્યારથી <laughs> જરા ચા ચા પેલા અત્યારે રોજ ચા બાનું પાર અત્યારે સીધી ચા છે તો બહુ થઈ ગયું આ ને એ રાહ બેઠો હોય એ કઈ પતાવી દે સારું એટેક આવ્યો સંસ્કારી છે એટલે આવું આવે તો ખરા પરિવાર તો કોઈ જતું નથી આવતું નથી સીધા હોટલ પર એનો હારો હોય તો હોટલ પર જાય માંગે જ નહીં કેમ તમે આમિષ નો આહાર નથી લેતા તારીખ માર્ગ સિવિલાઇઝ થવું છે એ શબ્દ એ શબ્દ વેસ્ટર્ન વેસ્ટર્ન વર્લ્ડ શું કે શું છે રિલાયન્સ થયું આપણે સિવિલાઇઝ નથી સિવિલાઇઝ નથી સિવિલાઇઝ નથી એ ખોરાક ખાય છે તે સિવિલાઇઝ નથી આખું વેસ્ટર્ન વર્લ્ડ સિવિલાઇઝ નથી મારે એમાં સિવિલાઇઝ થવું મારે સિવિલાઇઝ થવું તો બોલો હિન્દુસ્તાન પક્ષ નો છે કે એમના પક્ષ નો છે માણસ હિન્દુસ્તાન કહ્યું ને નારાયણ દાદા આવું છે જગત શબ્દ બોલતો હતો પણ એવું બોલે તો મારે મગજ જતું રહેવું બોલતો ગરમ ના બોલે હું તો અવરું બોલતો બે હજાર કાલે ફરી બહુ બોલવા મળે ને એક હારા માણસ હતા એ ખાસ અમારા વડીલ કહેવાય તે તો વાળી જતા હતા ને શું થઈ ગયા છે કશું નહીં હારા માણસ જાજર લાતો બારો છે કે જાજર શું છે આ પડ્યો શેના હાલ દાદા લાતો બારો અને તમારા જેવા આ બધું શું કરી રહ્યા આ તમારે શોધો નહીં આગળ જાદુ ગંધા તો એને બાયના લાતો માર મારી કે ઓછું થાય જાદુ ગંધાતું હોય બાયના લાતો માર મારી કરીએ કોને નુકસાન થાય કે મેં આપણને કર્યું આ પ્રકાર જુદે જ નહીં કરે સહેજનું ક્ષેત્ર શું કે શું હાય કરતા હતા વગર પગના કે ખોળ માંથી કે તેલ નીકળતું છે આ તો ખોળ પીરેલો ખોળ કે જે ખરું કહી દેવાનું ભાઈ જયારે સટક નથી લાગતું ત્યારે બધું છોડી દેવાનું શું ના તો એ શબ્દ ખરેખર બહાર કોમ લાગ્યો કાયમ કોમ લાગ્યો જાગરણ મને ખ્યાલ નતો આવતો સારી એમને પડી ક્યાં દાદા લાગી જિંદગી આખી જિંદગી યાદ રહી રહે નહીં આખી યાદ મને આવ્યું ને આમ કેમ થાય તો મને યાદ મોટા મોટા ગુરુઓ ના વાત કરી હોય એ વાત કરી તેને ગુરુ કયું હાલે સચ્ચા બોલો સાહેબ કે સચ્ચા બોલો કે કલયુગ માં છે શું આવું બોલ કરો તમે કરો છો સચ્ચા બોલો સચ્ચા બોલો મૌદ્રણ જળમાં જુદું બોલન થાય જુઓ સચ્ચા બોલીએ કહો ગાડી છે રાજા હોય તો બધું એટલે અહીંયા આગળ હા ઉતરે ઉતરે ટિકિટ ફોર્મ કરતું તું બોલે આ દેવી ફોર્મ કરતું તું બોલે આપડે હમીરા દેવી એ તમારા સત્તા ઉપર શું બધું બધાને આવડે દુઃખ આમાં હોતું છે વગર તમને બોલો પાઠ કરતી કર્યા કરી સવાર પછી આવી જાય રાત બોલો પાઠ કરી છે એમ ચડી ગયા ખાતા પણ ખાટલા બધા હવામાં આટલો બધો પૂછતા પડે કઈ ગયો બધો કેટલા બધા છે ખાટલામાં ખાટલામાં પૂછ્યા પાવ ફેરે છે સમજવું પડે આનંદ ચાલે ગપ્પુ ચાલશે જગત ગપ્પુ નથી જગત એક્ઝેક્ટ મીઠાઈ નથી મીઠા કહીને લોકો ભ્રમણ પડી ગયું શું કહ્યું ભ્રમણ હા મીઠા કહીને જગત મિથ્યા છે લોકો લોકો પાકે કે મિથ્યા છે લોકો અમે પોતાની કાકાની છોકરી હોય ને તો કોઈ ઉઠાઈ જાય તો મિથ્યા કે એટલે કોકની ઉઠાય મિથ્યા છે એનું ચૂક્યું મરી છે મિથ્યા તો હોય કોઈ દાડે મિથ્યા નથી વર્લ્ડ રિલેટિવ સત્ય છે બ્રહ્મ રિયલ સત્ય છે શું હા રિલેટિવ ચિકન કહે નથી અંધારામાં આપી ગયો અને કે જ્યાં ના કરશો અંધારામાં ખાયા કરશો જે જાય એ આશી એ મોડું Thank એવું નથી દેવ બેઠેલા ડાપણ ના દેવ બેઠેલા ડાપણ ના મુંબઈ માં કેતા કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતા સ્ત્રીઓનો પક્ષ હતો પેટે મારી પાક્યા છે પેટે તો તમારે પેટે કોણ પાકી કર્યું વગર કામ તમે લઈ બેઠા એ જાતિ છે તે આ બધું જગત નૂર છે નહીં તો હા ઘરમાં બાવા કરતા મોટા તો બરોબર સવારનો પૂજો જ ના વાગ્યો અઠવાડિયા પડતો અનુભવ એને વળ્યા સભા છે અને એમની શોભા અમને એવા એવા અમને લીધે શોભા છે એક બેન કહેતા હતા મને કહે છે હું કઈ બેન છું કે છે હું તો પુરુષ છું કે છે શું કે છે હું કઈ બેન છું પુરુષ છું કે છે વાત તો હતી તમારી હિંમત પૂરી જેવી છે બધું છે રાતે બાર વાગે એકલા જજો ને રાતે બાર વાગે એકલા ની સવારી કરો કેટલી બહેનો જાય આ રોડ પર રાજમલ રોડ પર એકલા રાતે બાર વાગે બેન ને મોકલ્યો ને ત્યાં ફરી આવો કેટલી જાય બેન <laughs> કાલે સવારે જઈ તેમ કે કોઈ જાય નહીં કાલે સવારે કોઈ જાય નહીં પુરુષોને બે વાગે ના બોલાય બેન કે હું તો બેન જ છું કઈ બા <laughs> ભાઈ સિગ્નલ છે ને ભાઈ સિગ્નલ ખોટી છે ખરી મારી હા એટલે હમણાં બધું જરૂરિયાત છે બધું ખાઈ કાઢી ના કાઢી નાખાતું છે આમને લીધે એક બેને તો ફરિયાદ કરવા એનો ઘણી તેલ લાવ્યો કે તો દાદા ને ફરિયાદ કરી બધી મારો કેસ આખો નીકળી જાય છે બેન મેં પૂછ્યું શું છે બેન તારે ખેર ભર્યું નથી કે તારે કઈ તરત ઝઘડો છે કઈ ઘણી પણ રોજ બજાર કે આમ કેમ કર્યું તેમ કેમ કર્યું આખો દાડો આ ચલાવું છું છોકરાનું ચલાવું છું એમને જમાડું કરું છું આખો દાડો ઘણી ત્યાં મન વચન કયા છે અમારે કોઈ સંબંધ નથી દર વખતે અને પાછ ધણી પણ બધા જો કાયમ સંબંધ હોય તો તમે ઠીક ઠીક ધણી પણ બધા બહુ સંબંધ એટલે પછી પેલા ધાર્યો બરોબર બરોબર દૂધણ કે નહીં ઉપર લખડો કરો છું આ ખાવાનું આપે ભાઈ હારી છે તો ખાવાનું કોણ આપે જેના વ્યાજ માંથી પૈસા લાવી અને ઘરનો દુકાન સારા છે તે પચાસ હજાર રૂપિયા એ તંગમાં આપવા આવ્યો હતો એટલે છોકરા શું ખાશે કે મારી આટલી ઈચ્છા છે આ પચાસ હજાર રૂપિયા તંગ ખાતે આવો આવો આપવા એમાંથી યાદ આવે દાડા કાઢે એ નોકરી કોકરો હોય તો વાંચી પણ નોકરી અત્યારે નથી પછી આવું કરે તો તમને ભય હોય નહીં સાચે સાચું કહી દઈએ તમારે શું ભાઈ અમારે કેટલા પાસે જોઈતું હોય તો ભાઈ હોય તમારે તમે ભાઈ ભાઈ હોય કજો તારે જોઈતું નથી અમને શું ભાઈ અમને હાથે કહી દઈએ કે તમારું અહીં થઈ તો બિલીફ માં આવવાની જરૂર છે આવવું છે તમારે રાઈટ બિલ માં આવવાની વિચાર કર્યો છે આવવા જ માંગુ છું ને બીજા ભગવાન ના કર્યા દાદા ભગવાન ફરી ગયા ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે ભગવાન એ સર્વશ્રેષ્ઠ છે ભગવાન એ સર્વશ્રેષ્ઠ દાદા ભગવાન દાદા ભગવાન આ દેખાય છે દાદા ભગવાન નહીં નહીં નહીં પ્રગટ થયા છે તે અમારે આમ કરી નમસ્કાર કરવાના આ તો ભગવાન થઈ ગયા એમાં શું મજા પાછા મરી જાય તારે લોકો રડે ભગવાન મરી ગયા ભગવાન ભગવાન નિર્વાણ પામે કેવા હોય નિર્વાણ મરી ને નિર્વાણ પામે તો મરી જાય બધા ને તમે કોઈને મરતા જોયેલા ચાલ્યા ગરગડી ગરગડી દેવ ગરડી ની વીટી દોરો છે થઈ જાય ગરડી છૂટી ના એ છૂટી સાસો સાસો થી દોરાથી બંધેલું છે શ્વાસોશ્વાસ સુધી દોરાથી બંધેલું છે જો શ્વાસોશ્વાસ સારું પડી ગયું ખરા ડાક્ટરે જોયું એમને ચાર જ ચાલતો શ્વાસ ગયો કે બધું મશીન અંદર ચાલુ એ પછી એના એર કોમ્પ્રેસર કહો જે કેવો મશીન બધું ચાલુ થઈ જાય એક પ્રશ્ન ઉભો થાય છે શ્વાસ લોકો લે છે લોકો લેતા છે લેતા હોય તો પછી આપડે ના ડરાય લેતા હોય કશું વાંધો ના આવે પોતે લેતા હોય શ્વાસ જો પોતે લેતા હોય તો બંધ રાખે ના ડબાઈએ થોડી વાર કે નથી લેવો નથી લેવા લેવાય પણ પછી માહિતી લેવા માહિતી ક્યાં છે આપડે લેતા નથી માહિતી ક્યાં એટલે ના કરાયું હોય ને તો થોડી વાર ભક્તિ ભાઈ ક્યાં છે જય સચિદાન પદ્ધત રે ગપ્પુ ચાલે ને માર્ગ અમારે ગપ્પુ ચાલતું ગપ્પુ એટલે ઉત્તર દિશા દક્ષિણ માનવી એનું ગપ્પુ કહેવાય ઉત્તર ને ઉત્તર જ સમજવું પડશે અને નિશ્ચય બંનેની સમતુલા સાચવી એવું આપણે કહીએ છીએ રોજ વ્યવહાર નિશ્ચય ની સમતુલા સાચવી વ્યવહાર ની બેઝમેન્ટ ઉપર નીચે હોવો જોઈએ બેઝમેન્ટ શું કે વ્યવહાર વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય કરનારા માણસો એ બધા ભગત કહેવાય કેવું વ્યવહારમાં ઘેલો હોય ગેલો હા જમવા રાતે બપોરે ત્રણ વાગે ના ઠેકાણું પડે તેલ લેવા ગયો હોય ને ભાઈએ કહ્યું કે તમે અવતાર મારે વગાડતા છે તોય પણ ભોન ના રહે કઈ સત્સંગ થયો તો કહી જાય પછી બને કે ના બને એવું એ ઘેલા કહેવાય ભગત અને આ તો બેઝમેન્ટ વ્યવહાર બિલકુલ કરેક્ટ રાખે વ્યવહાર બગડે એટલે પછી નિશ્ચય બગડી જાય વ્યવહાર એટલે આ ન્યાય નથી વ્યવહારમાં ન્યાય નથી જે બને છે ન્યાય છે જે બને છે વ્યવહારમાં ન્યાય નથી તમારું આમ કરવું જ જોઈએ બને છે ન્યાય છે શું છે બને છે હા તો આ બુદ્ધિ શું કે આ ન્યાય કહેવાય સગના ન્યાય ના કહેવાય પણ બુદ્ધિ બુદ્ધિ ના આધારે ના કહેવાય પણ વ્યવહાર ના આધારે ન્યાય છે શું કહ્યું બીજો વ્યવહાર કાચો પડ્યો તો નિશ્ચય કાચો પડશે એના ત્રણ વચનો સાપેક્ષ કે નિરપેક્ષ છે વાણી માત્ર બધી સાપેક્ષ હોય વાણી માત્ર સાપેક્ષ જેને વાણી કહેવામાં આવે છે ને તે નીકળી ત્યારથી સાપેક્ષ હોય અને સાપેક્ષ હોય તો કઈ અપેક્ષા કોઈ અપેક્ષા હોતી નથી એને સાપેક્ષ એટલે એક એકના આધારથી બીજી વસ્તુ ઉભી રહેવી શું ના એકના આધારથી અવિનાભાવી અવિનાભાવી એક એક હોય તો જ બીજું હોય અને તે તે સાપેક્ષતા હોય એક હોય તો જ તેની હા એકલું હોય નહીં એકલું હોય તો ધણી કોઈ પણ ધણી કોને કહેવાય કોઈ પણ વસ્તુ માલિક હોવો જોઈએ માલિક હોવો જોઈએ તો ધણી પણ કોઈ પણ વસ્તુ પછી પીનો હોય કે ગમે તે માલિક હોવો ઘરનો ધણી પણ હોય શકે ખેતરનો ધણી પણ હોય શકે કોટનો પણ ધણી હોય શકે એ અપેક્ષા એટલે સાપેક્ષ જેટલી વાણી માત્ર નીકળી બધી સાપેક્ષ એમાં નિરપેક્ષતા ના હોય વાણી એ કહ્યા આપે કે આ નિરપેક્ષ ના સાપેક્ષ છે પણ એ પોતે બોલે એટલે સાપેક્ષ બોલે એટલે સાપેક્ષ બીજું આમાં શું બીજું પૂછવાનું છે એટલે બરોબર છે દાદા સમજાયું હવે પેલો બીજો પ્રશ્ન મુખ્ય છે એ જરા સમજ થોડી આપની પાસેથી જરા જાણવા મળે કે મહાત્માનો વ્યવહાર બધો નિકાલી છે અને નિશ્ચય એટલે આત્મા ગ્રહણીય થયો અને વ્યવહાર નિકાલી થયો તો આ જે વ્યવહાર અને નિશ્ચય એ બેની જે સમતુલા રાખવાની તે કયા પ્રકારનો વ્યવહાર મહાત્મા વ્યવહાર નિકાલી વ્યવહાર રહ્યો તો નિકાલી વ્યવહાર અને મહાત્મા આત્મા ગ્રહણિત થયો તો આ ભૂમિકામાં વ્યવહારને કેટલો સંભાળવો ક્યાં સુધી સંભાળવો વ્યવહાર કોને કેવો મન વચન કાયા વચન કાયા ના અંતસ્કરણ આ ત્રણ જેમાં વર્તે એ બધું વ્યવહાર શું કહ્યું અનવચન અંતસ્કરણ પણ એ વ્યવહાર અટકવો ના જોઈએ એવું આપણે કહે છે એને અટકાયો તો નિશ્ચય અટકશે નિશ્ચય એટલે દખલ નહીં કરી જો જે ચાલે છે વ્યવહાર ચાલે છે એ વ્યવહાર હા એ ચાલે છે વ્યવહાર એની રાગદેશ નહીં એ નિશ્ચય એમાં રાગદેશ નહીં એ નિશ્ચય જે ચાલે છે વ્યવહાર તેની બી રાગદેશ નહીં એ નિશ્ચય વ્યવહાર જ ના હોય તો રાગદેશ કશાની પર શેના પર રાગદેશ વ્યવહાર છે તો રાગદેશ વ્યવહાર ઉપર તમારે રાગદેશ નથી કરવા એટલું જ છે જગત આખું વ્યવહાર ઉપર રાગદેશ વ્યવહાર ઉપર રાગદેશ બીજો કોઈ ફેર નથી જગત આખું વ્યવહાર ઉપર રાગદેશ કરે છે અહીંયા વ્યવહાર ઉપર રાગદેશ નહીં એટલે વ્યવહાર ના બેસમેન્ટ ઉપર નિશ્ચય રહેલું છે વ્યવહાર નું બેઝમેન્ટ ના હોય નિશ્ચય શાના ઉપર વ્યવહાર ના હોય રાગદેશ શામાં આપણે રાખીએ શાના પર રાખીએ સદવ્યવહાર પર રાગ નહીં અસદ વ્યવહાર પર સદ હોય કે અસદ હોય પણ વ્યવહાર હોવો જોઈએ બધા લોકો આપણને કહે ખરા વ્યવહારમાં રહેતા નથી શકે તો એ જાણું છે નવું શું શીખે શું કહ્યું સ્વાર્થ ની વાતો બધા કે સ્વાર્થ રહેવાનું રહેવું જે ફિલ્મ છે તેથી નવી જાતનું ફરવું પછી બુદ્ધિ થી લાગે એવું અને પેલો કટેવો છે એટલે આપડે કેવું કાચો પડે સંભાળી લેજો કે શું કહ્યું કાચો પડે હા તમે મોટા મન ના છો સંભાળી લેજો એટલું કઈ એટલું ચિંતા બરાબર નારાયણ દાસ ને કહ્યું તમે નથી કહ્યું વ્યવહારમાં ફરજ નું પાલન ખરું વ્યવહારમાં ફરજ નું પાલન ખરું ફરજિયાત જ છે ફરજ નું પાલન કરવાનું નથી ફરજિયાત જ છે વ્યવહાર જો તમે પાલન ના કરો તો આડોશી બાળુશી કે છે છોકરા ઘી છોકરો વિચાર ક્યાં જાય તો આપડે કઈ તમે અમારે દખલ શું કરો છો દખલ ના કરે પણ છોકરો ઘી ચાલવી પડે ને એટલે ફરજિયાત છે આ લોકો કેતા હોય લોકો કેતા હોય હા છોકરા બહુ ધીબી ના કેવો ને તો લોકો અરે હું આ તો એ લુગડા તો ધોબી નો ધો ધો કરે છું એટલે ફરજિયાત છે આ તો લોકો એવું કહે ના કહેવાય એ લોકો માર ખાધે કોઈનું દુઃખ ના દેવાય જો ને કોઈને દુઃખ આપીને આપણે ચૂકી થઈએ એવું ક્યારેય બનવાનું નથી કોઈને દુઃખ આપીને કિંચિત માત્ર સુખી છે એવું ક્યારે આશા રાખવી નહીં એટલે આપણે કેમ બધાનું સુખ વધશે એ જોવું આપણે બીજું કશું જોવું નહીં સારી છે વ્યવહાર ને કેટલો સંભાળવો વ્યવહાર સંભાળવા જશે તો નિશ્ચય રહી ચાલ્યા જ કરે તેને શું થઈ રહ્યું છે જોયા કરો રાગદ્વેષ ન થવો રાગદ્વેષ ન થવો બીજું કશું નહીં સંભાળવાનું વ્યવહારમાં રાગદ્વેષ છોકરો કદી ભૂલ થઈ ગયો ભરી લાયો અને એકાદ દોર લાગી ગઈ વ્યવહાર તે આપડે જોયો કે છોકરાને દોર મારી દીધી તો પણ એ મારી એની એની પર દ્વેષ નહી અને છોકરા ઉપર રાગ નહીં શું અને પછી બધા ઘરના માણસ ન્યાય કરે બહુ ખોટું કહેવાય તમારે અક્કલ નથી તારે આપડે મનમાં કેવું મનમાં મનમાં કે દસ રૂપિયા હેરેથી જ પેલા આપડે મનમાં મનમાં કહેવાય પણ એ જાણી પડે મનમાં રોજ ગાગા કરે ના લગન ઉકેલ લાવવાનું કહેતો હું એક અવતાર માથે જડ્યા હોય એ માથે જડ્યા જડ્યો ના લાવો જેની જોડે જડ્યો હોય મહાત્મા વ્યવહાર નિકાલ વ્યવહાર રહ્યો તો નિકાલ વ્યવહાર અને મહાત્મા નો આત્મગ્રહણી થયો તો આ ભૂમિકા વ્યવહાર ને કેટલો સંભાળવો એ નતા સાહેબ કેટલો સંભાળવો નતા સાહેબ

પણ પછી આગળ જે છે તે તમે તો પાછા એવું છે ને તમારા તમારા હથિયાર થી તમે સમજાવો એ હથિયાર થી લોકોના વિકલ્પ નહીં શકે વિકલ્પ નહીં શકે મહારાજ બુદ્ધિ જતી રહી એટલે એનો વિકલ્પ સમજી જાય છે એટલે મારી પાસે લહેર બધા ડાક્ટર બરોબર છે એ ડાક્ટર પણ હાડો કહે એક ભાઈ ની પાસે જેને શ્રીમદ નું શ્રીમદ નું ઘણું વાંચેલું અને આપણો યોગ થયો નથી આપણા આપણા તરફ કઈ અભાવ પણ નથી પણ યોગ પણ નથી થયો પણ શ્રીમદ નું વાંચેલું એની સાથે જયારે વાતચીત થઈ ત્યારે બે ત્રણ પ્રશ્નો પૂછેલા તેનો હું જયારે આમ વિવરણ કરતો હતો પણ હું પણ અટક્યો મને પણ પછી આગળ એને કારણ કે એને એવું પૂછ્યું કે તમે આ ફાઇલો ફાઇલો નો કહો છો કે ફાઇલો નો સંભાવે નિકાલ કરવો ફાઇલ સંભાવે નિકાલ કરવો પણ તમે કેટલીક ફાઇલો એવી છે કે જે તમારા ઉપર એમનો ક્લેમ છે કેટલીક ફાઇલો એવી છે કે જેનો તમારા ઉપર ક્લેમ છે દાખલા તરીકે પિતા પુત્ર અગર તો મા બાપ હોય અગર તો આ તે ફરિયાદ એવી બધી જે ફાઇલો છે એનો તમે તમે સંભાવે જે નિકાલ કરવાનો કહો છો તે સંભાવે કોણ તમે તમારી રીતે માની લો એટલે સંભાવે નિકાલ થયો એને એને એનો એને કોઈ પણ ઠેકાણે એને એને રાગદ્વેષ ન થવો જોઈએ અગર તો એને ક્ષમતા થવી જોઈએ ને હવે ત્યાં હું કે એને સમજાવી ના શક્યો જેટલું જેટલું છે તે હું અજ્ઞાન દશામાં કરતો હતો એટલું જ હું એથી સારું કરીશ કે પછી વધારે આચાર રખાશે અજ્ઞાન દશામાં હતા કરતા હતા તેના કરતા સારું કરશે બધી આશાઓ રખાય અજ્ઞાન દશામાં ઝઘડો કરતા હતા ઝઘડા કરતા ઝઘડા કરતા આ ઝઘડો નહીં થાય અને પામાં આવશે એટલે ભાઈને વાત સમજાય નહીં ચિંતા આ વાત સમજાય ફાઇલો નિકાલ કરો ફાઇલો નિકાલ કરો એટલે બરોબર એમને દોષ નથી એ અહીંયા આવે તારું એમને કહું શું કહું એમનો પ્રશ્ન એવો છે કે સામાને સમાધાન થયું રાગદેશ થયો નહીં તો એને સંભાળ નિકાલ થયો કહેવાય ને તો તમારી પાસે એવું કયું જજમેન્ટ છે કે એને સંભાળ સામાન્ય છે તો એક લે બીજી વખત બીજી વખત એનો નિકાલ થવાનો જ છે શું કહ્યું તને ખબર અને જજમેન્ટ વાળા પણ નહીં થાય નિકાલ એક કોઈ નિકાલ નહીં થાય નિકાલ કરવા ગયેલા ને તેનો કોઈનો નિકાલ થયેલો નહીં નિકાલ કરવા ગયા કોઈ નહીં હા હિન્દુસ્તાનમાં એક માણસ જ લાગે નિકાલ થયો હોય શું કહ્યું અને આ સંભાવ નિકાલ કરવાના અત્યારથી બધા સંભાવ નિકાલ થઈ જશે શું કહ્યું ઘરના માણસ બધા એક્સેપ્ટ કરશે ના બરોબર શું પેલા નિકાલ કોઈ નો થયેલો જ નહીં આવેલો પેન્ડિંગ જ પડી રહી છે શું કહે છે જે બેટા છે ગયા બુદ્ધિ કેવું અધિકાર આવશે બુદ્ધિ ને બુદ્ધિ જવાબ મળ્યો છે એમાંથી વાદ માંથી થશે વિવાદ વિવાદ વિવાદ વકીલ ભરવા પડશે એ બી બી સમજાયું તેની વાત કરી આગળ અને વ્યવહાર આથમતો અને નિશ્ચય ઉગતો ઉગતો આ બંને મેળ કેમ બેસાડવો પ્રાપ્ત થયેલું ના હોય ત્યાં સુધી વ્યવહાર ઉગતો ના આથમ તો બંને હોય ઉગતો વ્યવહાર ના હોય ઉગતો વ્યવહાર ના આથમ તો એટલે જે ઈચ્છા થાય છે એ ઈચ્છા આથમતી છે કેવી છે આથમતી ઈચ્છા આથમતી છે કેવી બીજ રૂપિયા નથી બીજ રૂપે નથી ફળ રૂપિયા છે ફળ રૂપિયા ઈચ્છા થઈ તો ભલે આપોસ ની કેરી ખાવ તમે પણ રોટલામાં એવું કઈ કરજો કે ફરી ઉગે નહીં શું કરીએ ગોટલા બધા ભેગા કરીને શેકી નાખ્યા જો નિર્મિત પછી ગાય ખાય તો ઠીક છે નહીં ખાય ઉગશે નહીં ઉગશે એટલું જ આપણે જોવાનું ફળ ખાવાનો હતો નથી રોટલા ઉગે નહીં એ જોવાનું ઉગતો કારણ કે આ થમતો જ નથી એ નિરંતર રાઈસ રાઈસ રાઈસ જાતિ ઉગ્યો ત્યાંથી રાઈ રાઈસ ઝગમગાટ હવે દાદા આ વ્યવહાર જે થાય છે એ વ્યવહાર તો દેહ થી થાય છે કેટલોક જે આ બહારનો જે વ્યવહાર થાય છે દેહ થી જે થાય છે હવે સમ્યક દ્રષ્ટિ જીવનો જે વ્યવહાર હોય તે અને મિથ્યા દ્રષ્ટિ જીવનો જે વ્યવહાર હોય તે એ જોનાર ને એ વ્યવહારની અંદર જરા અંદેશો બેસે છે સમ્યક દ્રષ્ટિ જીવ જે હોય એનો વ્યવહાર હોય અને મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એનો વ્યવહાર હોય હવે વ્યવહાર જે બહારથી જે કરતો હોય શરીરથી જે વ્યવહાર કરતો હોય સમાજની અંદર રહીને જે વ્યવહાર કરતો હોય હવે બહારનો જે માણસ છે તે બેવ જીવ બેવ માણસોને દેહધારી જુએ છે એટલે વ્યવહારનું મૂલ્યાંકન કરતી વખતે કંઈક પેલું એ થાય છે કે એને કોઈ એવું તો બીજું હોતું નથી તો તે વખતે સમદ્રષ્ટિ જીવ જે છે તેને ઉપયોગ કઈ જાતનો રાખવો સમદ્રષ્ટિ જીવ જે છે એને આ વ્યવહાર કરતી વખતે ઉપયોગ કેવી રીતે રાખવો એ વ્યવહારમાંથી પાછા હટી જવું કે પછી વ્યવહાર ડિસ્ચાર્જ એમ કરીને ના ના જી પછી પાછા હટવા નથી બીજી મોંઘવાઈ નથી જી